એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મંત્રભાઈના બધા ભાઈબંધો આવ્યા છે વાર્તા સાંભળવા અમદાવાદથી શાર્દુલ ને જાનવી ને કેટલા બધા બાળકો વાર્તાઓ સાંભળે છે ભાઈ આવો આવો મારા બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે શિયાળે સિંહને ભગાડ્યો હા સાંભળજો હો એક હતું વન આ વનમાં એક સિંહ રહેતો હતો અને આ સિંહને બે સેવકો હતા બે નોકરો હતા એક હતો શિયાળ ને બીજો હતો વરુ એક દિવસ સિંહે ઊંટડીનો શિકાર કર્યો પણ ઊંટડી તો બચ્ચાને જન્મ દેવાની હતી વિયાવાની હતી એટલે એનું પેટ ફાડ્યું કે એમાંથી તો નાનું ઊંટનું બચ્ચું બહાર આવ્યું હો ભાઈ નાના મજાના રૂપાળા ઊંટના બાળકને જોઈને ઊંટના બચ્ચાને જોઈ સિંહને તો બહુ દયા આવી એણે બચ્ચાને પોતાની સાથે પોતાની ગુફામાં રાખી લીધું અને એનું નામ રાખ્યું શંકુ સિંહભાઈએ <laughs> ઊંટના બચ્ચાનું નામ રાખ્યું શંકુ આ શંકુ સિંહના લાલન પાલનથી મોટું થવા લાગ્યું જેમ જેમ દિવસો ગયા અને સમય વીતતો ગયો એમાં શંકુ તો બહુ મોટું ઊંટ બની ગયું એક દિવસ હવે એક દિવસ શું થયું ખબર છે એક દિવસ સિંહ આ શિકાર કરવા ગયેલો ને એમાં જખમી થઈ ગયો હતો એટલે એ તો ગુફામાં આવ્યો જખમી થઈને ઘાયલ થઈને આવ્યો એને એક જબ્બર મોટા હાથી સાથે મુકાબલો થયો હતો ભાઈ જખમથી હમણાં એ શિકાર કરી શકે એમ તો હતો નહીં બિચારો બહુ ઘવાઈ ગયો હતો એટલે એણે એના સેવકોને બોલાવ્યા શિયાળ અને વરુને હુકમ કર્યો જાઓ ક્યાંકથી શિકાર કરી લાવો મારા માટે શિયાળ ને વરુ તો આ સિંહભાઈના હુકમનું પાલન કરવા માટે નીકળી પડ્યા આખું વન ફરી વળ્યા પણ ક્યાંયથી એમને શિકાર મળ્યો નહીં અને થાકી પાકીને પાછા આવ્યા બીજા દિવસે ચતુર શિયાળે આ વરુને કહ્યું એલા આમ ચાલશે ને તો આપણે ભૂખ્યા મરી જઈશું આપણો ખોરાક તો સિંહભાઈનું વધેલું ઘટેલું હતું અને સિંહભાઈ શિકાર કરવા નથી જતા હવે મને એક વિચાર આવે છે વરુ તો કે તો જલ્દી બોલને કયો છે વિચાર શિયાળ લુચ્ચું લુચ્ચું હસતા બોલ્યો આ ખાઈ પીને લાલ બમ થયેલો ઊંટડો ક્યારે કામ આવશે એનો જ ભોગ ધરાવીએ મહારાજને બોલ કેવું લો બોલો હા હવેલા વિચાર તો ખોટો નથી તારો વરુ બોલો તો બસ કરીએ કંકુના પણ એને મારવો કઈ રીતે એ તો આપણા માલિકનો બહુ પ્રિય છે બહુ વહાલો છે અને સ્વામીનો પ્રેમ જોઈને એને મારવો અઘરો બાપા આપણે એને મારીએ તો સિંહભાઈ તો આપણને જ મારી નાખે ને વરુ તો કે અરે શિયાળ કે એ બધી વાત મારા પર છોડતું શિયાળે ચાલાકી બતાવી હો ભાઈ શિયાળ અને વરુ સિંહ પાસે ગયા મહારાજ તમારી જય હો આમ ભૂખે આપણે કેટલા દિવસ જીવી શકીશું તમે તગડા ઊંટા શંકુને કેમ નથી મારી નાખતા અરે ના એ બને જ નહીં કોઈ દિવસ ન બને એને મેં મોટો કર્યો છે એને હું કેવી રીતે મારું પણ એ જાતે મરવા તૈયાર થાય તો વિચારું પણ એ જાતે બલી થવા તૈયાર થવો જોઈએ સામેથી હું એને મારું નહીં સિંહની મંજૂરી મળી એટલે શિયાળ ને વરુ બંને આનંદમાં આવી ગયા અને એ તો પહોંચ્યા શંકુ ઊંટ પાસે અરે શંકુ બન શંકુ બન આપણા માલિક ત્યાં આપણી ગુફામાં બિચારા પીડા અને ભૂખથી પરેશાન છે અને તું અહીં આરામથી લીલા લીલા પાંદડા ને ફળ ને એવું બધું ખાચો તને કઈ શરમ આવે છે અરે પણ તો હું શું કરું ઊંટ તો બોલું બોલ્યા શું કરું અલે માલિક પ્રત્યે તારી કોઈ ફરજ ખરી કે નહીં તને જન્મો ત્યારથી કેવો સાચવો છે એમણે એમણે નાનાથી મોટો કર્યો એ બધું ભૂલી જવાનું હા એ સાચું તો તારી કઈ ફરજ નથી એમની ભૂખ ને દુઃખ અમારાથી જોવાતા નથી અને તું તો બે ફિકરો થઈને ભૂખ માટે એટલે મારે શું કરવું એ બધું કહો તો હું તૈયાર છું અરે માલિકનો ઉપકાર યાદ કરીને આપણે આપણી જાત ધરી દેવાની અમે તો આજે નક્કી કર્યું છે કે અમે અમારું બલિદાન દઈ દઈશું ભલે ને ખાઈ જાય સિંહ આપણો માલિક છે આપણું ધ્યાન રાખે છે આપણને સાચવે છે તો પછી ભાઈબંધ હું પાછળ નહીં રહું હો પેલો હું પછી તમે જેવી તારી મરજી આ ઊંટને તૈયાર કરીને સિંહ પાસે લઈ આવ્યા ભાઈ હો આ શિયાળને વરું તો ઊંટ સિંહ પાસે આવીને બોલો સ્વામી તમારું દુઃખ નથી જોવાતું મારાથી તમે મને મારી નાખો અને તમારી ભૂખ મીટાવો સિંહ તો ભૂખ્યો જ હતો એમાં ઊંટે સામેથી મરવા તૈયારી બતાવી એટલે એણે તો તરાપ મારી ને ઊંટને ખતમ કરી નાખો ભાઈ એક જ જાટકે હો પછી સિંહે કહ્યું અરે શિયાળ વરુ તમે અહીં રહો આ શિકારને સાચવો હું નદીએ સ્નાન કરીને આવું છું જેવી હજુરની આજ્ઞા સિંહ તો નદીએ નાહવા ગયો ભાઈ અને પછી શિયાળ વિચારે ચડ્યો કે હવે કંઈક બુદ્ધિ લડાવું મારી અને આ વરુનો પણ કાંટો કાઢું તો પછી આ શિકારનો હું એકલો માલિક થાવ ધરાઈને ઊંટને ખાઈશ એણે વરુને કહ્યું અરે ભાઈ બન તારું મોઢું જોઈને લાગે છે કે તને ભૂખ બહુ લાગી છે હે ને સાંભળ આ સિંહ પાછો ફરે એટલામાં થોડુંક ખાઈ લે એમાંથી માલિક આવશે સિંહ આવશે તો હું તને ચેતવી દઈશ ભૂખ ગમે એને ભાન ભૂલાવી દે ઓ ભાઈ હજુ તો વરુએ મોઢું જ ખોલ્યું હતું ને શિયાળે બૂમ પાડી ભાગ ભાગ સિંહ આવ્યો છે માલિક આવ્યો છે જલ્દી ભાગ બિચારો વરુ સિંહની બીકથી જાડીમાં છુપાઈ ગયો થોડી વાર પછી સિંહ આવ્યો શિકારમાં દાંત ભેરવેલા જોયા અને એનો મિજાજ ગયો ને ત્રાડ્યો કોણ મારો શિકાર એઠો કરે છે વરુ તો જાડીમાં સંતાયેલો તો પણ ફફડવા લાગ્યો હો ભાઈ શિયાળ કે મેં કહ્યું હતું ભાઈ બંધ માલિકનો શિકાર એઠો ન કરતો પણ ન માન્યો આ વરુ લે હવે ભોગવ પરિણામ બોલો જાડી પાછળ આટલું સાંભળતા વરુ તો જાય ભાગ્યું જીવ બચાવવા પછી સિંહ ભોજન કરવાની તૈયારી કરવા લાગ્યો ત્યાં ક્યાંક દૂરથી ઘંટડીનો મોટો મોટો ઘેરો ઘેરો અવાજ આવવા લાગ્યો હો ભાઈ એક ઊંટોની વણઝાર દૂર દૂર પસાર થતી હતી ઓ ઊંટોનું ટોળું હતું એના ગળે ઘંટડી બાંધેલી અવાજ સાંભળીને સિંહ બોલ્યો અરે શિયાળા સાનો અવાજ છે જા ખાતરી કરતો શિયાળ થોડે દૂર જઈને પાછું આવ્યું એને તો મનોમન બુદ્ધિ લડાવી હવે સિંહને ભગાડવાનો સમય આવી ગયો છે આવીને કે મહારાજ ભારે થઈ વાત શું છે કે તો ખરો અરે મહારાજ સંકટ આવ્યું છે આપે ઊંટને માર્યો એટલે એથી ઉપાધિ આવી ઊંટો એ ભેગા થઈને એની ફરિયાદ યમરાજને કરી છે યમરાજ ખૂબ ગુસ્સે થયા છે અને ઊંટોની લંગાર લઈને આ તરફ આવી રહ્યા છે એમણે એક ઊંટના ગળામાં ઘંટ લટકાયો છે એ વાગે છે આપ સમજી જાઓ હવે યમરાજ કોઈને થયેલો અન્યાય સહન નહીં કરે શિયાળની વાત સાંભળીને સિંહ તો ગભરાયો અને ઊભી પૂછડીએ ભાગ્યો ત્યાંથી અપાય પછી તો શિયાળે પેલા મરેલા ઊંટને એકલાએ ખાધું આમ ભાઈ શિયાળે ઊંટને ચતુરાય પૂર્વક માર્યો ખાધો અને સિંહને ભગાડ્યો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું ઓ ભાઈ આવજો